હા જે જેમનો ક્રમ હોય તે કરો આરંભ પેલો પહેલો રાજાનો છે અચ્છા એવું પ્રથમ ખંડના પાંચમા અધ્યાયમાં અત્યાર સુધી નારદજી અને વ્યાસજીનો એ સંવાદ થયો એની અંદર વ્યાસજીની સમસ્યાને નારદજીએ એમને કીધું કે ભક્તિનો મહિમા એમણે ન બતાવી અને ભગવાનનું ગુણગાન ન કર્યું એટલે એના કારણે એમને સંતોષ ન થયો એના પછી પોતાનું જીવન વૃત્ત વ્યાસજી ને બતાવી રહ્યા છે કે પોતે કેવા કર્મો કર્યા કેવા શ્રવણ કીર્તન સ્મરણ કરીને એમને એમના હૃદયમાં સાત્વિકતા આવી અને ભગવાનનો પ્રવેશ એની અંદર થયો આગળ બત્રીસમાં શ્લોક સુધી એ વાત આવી કે ભગવાનની પ્રાપ્તિ સુધીના પદાર્થો એમણે બતાવ્યા ને એના પછી એવા બાલક ઉપર પણ ભગવાને કૃપા કરી તો એવી અવસ્થામાં સાધન કેવી રીતે થઈ શકે કેમ કે કર્મ જે છે દેશ કાળ કરતા મંત્ર કર્મ આદિ વિઘ્ન કરનારા હોય છે તો એમાંથી કાળ જે છે એ વિઘ્ન ન કરે એના માટે બત્રીસમાં શ્લોકમાં ઉપાય બતાવ્યું અને એના પછી હવે જે કર્મ છે એના વિશેમાં ચોત્રીસમાં શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે વિઘ્ન કરનારા કર્મો પહેલા કરેલા હોવાથી અને તેમનાથી ત્રણ પ્રકારના દુઃખ ઉત્પન્ન થતા હોવાથી ભવિષ્યનું કર્મ અર્પણ કરવાથી શું વળે એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે એટલે કે આગળ જઈને તો ભલે ભગવાનને બધા કર્મો સમર્પણ કરવાનું સાધન કરવામાં આવે પણ આટલા વર્ષોમાં જીવનમાં જેટલા પણ કર્મો કર્યા છે એ તો ત્રણ પ્રકારના દુઃખોને ઉત્પન્ન કરતા જ હોય છે ને જૂના કરેલા જે કર્મો છે એ તો વિઘ્ન કરનારા બને જ કેમ કે કર્મનો તો નાશ એને ભોગવ્યા વગર થઈ ન શકે તો એટલે આ પ્રશ્ન અહીંયા કરે છે એવમ દ્રણામ ક્રિયા યોગ સર્વે સંસ્કૃતિ હેતવ સ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે અર્થ એવી રીતે મનુષ્યોના બધા ક્રિયા યોગો સંસાર કરાવનારા છે પણ ભગવાનને સમર્પણ કરેલા તે જ પોતાનો નાશ કરનારા થાય છે એટલે કે મનુષ્ય જેટલા પણ કર્મો કરે છે એ બધા સંસારને ઉત્પન્ન કરનારા એટલે કે અહંતા મમતા સાથે જીવને જોડનારા બને છે અને બંધન કરે છે પણ એ જ કર્મોને જો ભગવાનને સમર્પણ કરવામાં આવે તો એ જ કર્મો જે સંસારને ઉત્પન્ન કરે છે સંસારનો નાશ કરનારા બને જેમ ભગવાનના સંબંધમાં આવેલા કર્મથી ત્રણ પ્રકારના દુઃખનો નાશ થાય છે તેમજ પહેલાના કર્મો પણ ભગવાનને સમર્પણ કરવાથી તેમના સ્વરૂપનો નાશ થતા તે દુઃખ વગેરે ઉત્પન્ન કરતા નથી એટલે જે પ્રશ્ન થયો કે ભવિષ્યના ને અર્પણ કરવાથી જૂના કર્મોનો તો નાશ ન થાય તો એના ઉત્તરમાં અહીંયા કે છે કે જેટલા પણ કર્મો છે એ ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ પ્રકારના દુઃખનો નાશ કરનારા થાય છે જે કર્મો સાથે ભગવાન નો સંબંધ કરવામાં આવે અને એ સમર્પણ કરવાથી જે જૂના કર્મો છે એમના પણ સ્વરૂપનો નાશ થાય છે અને દુઃખ વગેરે ઉત્પન્ન કરાવનારા નથી બનતા શબ્દ થી કર્મ કરવાનો અધિકાર જણાવેલો છે બધા કર્મો પુરુષ ઉત્પન્ન કરનારા પણ સંસાર કરાવનારા છે એટલે કે જે નામ ક્રિયા યોગા એ પદનો ઉપયોગ મૂળમાં થયો એનો તાત્પર્ય બતાવે છે કે મનુષ્ય છે તો એ તો કર્મ કરે જ છે અને કર્મ દ્વારા પુણ્ય અને પ્રાપ્તના ફલ ઉત્પન્ન થાય જ છે બધા કર્મો જે છે એ મનુષ્ય પોતે કરે છે અને એના દ્વારા પોતાના સંસારને વધારનારા કર્મો બને છે એ બધા કર્મયોગો ભગવાનને કલ્પિતામાં સમર્પણ કરેલા બળતા અગ્નિમાં પડેલા ઘાસ વગેરેની જેમ પોતાનો નાશ કરનારા થાય છે આથી તે દુઃખ ઉત્પન્ન કરનાર કેમ થાય એવો અર્થ છે એટલે ભગવાનનો સંસર્ગ થતાની સાથે એ બધા કર્મો જેવી રીતે અગ્નિઘાતને બાળી દે છે એવી રીતે એ સાંસારિક અહંતા મમતા ને બાળી દે છે એટલે કે ભગવાન સાથે જોડનારા એ કર્મો બની જાય એવી રીતે સંસાર કરાવનારા સ્વાભાવિક લૌકિક કર્મો કરેલા અને કરાવતા હોય તેમની વ્યવસ્થા કહી એટલે જે નારદજી પોતે એ કર્મો કર્યા એ અને એની પહેલાના એ બધા જ કર્મોનું સમર્પણ ભગવાનને કરવાથી એ સ્વાભાવિક જે લૌકિક કર્મો છે એ પણ ભગવાન સાથે જોડવાનું સાધન બની જાય છે અને સંસાર સંસારની અંતમમતાને કે પુણ્ય પાપ કર્મ બંધન વગેરે ને એ કર્મો ઉત્પન્ન નથી તમે કોઈને કઈ પૂછવું હોય તો બોલો હા રાજા એટલે અહીંયા આ જે આપણે સમજાવ્યું ને કે બધા કર્મો પુરુષ ઉત્પન્ન કરનારા પણ સંસાર કરાવનારા છે હેલો હેલો હવે બોલો કપાઈ ગઈ હતી હા હા એટલે અહીંયા જે આપણે હમણાં સમજાવ્યું કે બધા કર્મો પુરુષ ઉત્પન્ન કરનારા પણ સંસાર કરાવનારા છે એટલે આ કર્મો પુરુષ જે કરી રહ્યા છે એનાથી જે કર્મ કરી રહ્યું છે એનાથી ઉત્પન્ન થાય છે એવી રીતે કહી રહ્યા છે અહીંયા શું સમજાવે છે ને એના સમજી એટલે પુણ્ય શબ્દ છે પુરુષ શબ્દ નથી પુણ્ય શબ્દ છે બધા કર્મો પુણ્ય ઉત્પન્ન કરનારા એવું છે પુસ્તકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે પુરુષ નથી પણ પુણ્ય શબ્દ છે અહીંયા ધનવત પ્રણામ એટલે આ જે શ્લોકમાં એમ કહ્યું કે બધા કર્મો અ સંસાર કરાવનારા જ હોય છે ક્યાં તો પુણ્ય ક્યાં તો પાપ એનાથી જે કંઈ પણ કર્મ થયું તો એનાથી સંસાર જ ઉત્પન્ન થાય છે પણ જો પ્રભુને સમર્પણ કરવામાં આવે તો એ કર્મોનો જ નાશ થાય છે એવું આ શ્લોકમાં કહીને હવે આગળ એમ કહે છે કે હવે શાસ્ત્રમાં કરવાના કહેલા ભગવાનની પ્રીતિ માટે કરાતા કર્મોનું ફળ શું એ જાણવાની ઈચ્છા થાય તેથી નીચેનો શ્લોક કહે છે એટલે અહીંયા મને એમ લાગે છે કે સમર્પણ જે પ્રભુને સમર્પણ કરવામાં આવે છે એ કર્મ અને આ ભગવાનની પ્રીતિ માટે કરાતા કર્મો એ અલગ અલગ એ મને નહીં સમજાયું જે જે એટલે ઉત્થાનિકામાં મારે આ પહેલા પૂછી લઉં પછી હું આગળ કરું એટલે આગળ જે કહ્યું ને કે કર્મો જે સંસાર ઉત્પન્ન કરે છે પણ જો પ્રભુને સમર્પણ કરવામાં આવે તો એ કર્મોનો નાશ થાય છે પણ આ ભગવાનની પ્રીતિ માટે કે પ્રસન્નતા માટે કરેલા કર્મો એ જુદા કહેવાય સમર્પણથી અલગ કહેવાય હવે જે કહી રહ્યા છે ને એ અધુના વિહિતા નામ ભગવત તીર્થમ ક્રિયમાણાનામ શાસ્ત્ર વિહિત કર્મોની હવે વાત કરી રહ્યા છે જે ભગવત તીર્થ કરવામાં આવે હા એટલે જે કર્મો સમર્પણ કરેલા એ એનું આમાં નહીં ઉલ્લેખ કરવાનો આ અલગ છે જે શાસ્ત્રમાં કહેલા છે તેની જ વાત છે એમ આગળના શ્લોકમાં જે વાત થઈ છે ને એ પૂર્વકૃત કર્મણામ બાધકાનામ બુદ્ધિમાનત્વાત સહી તાપત્રય જનનાચ કિમ અગ્રિમેણ ભાવિતા ભાવિતેન તો પૂર્વજન્મમાં જે કઈ પણ કરેલા છે કર્મો એ પ્રતિબંધક બનતા હોય છે અને એને કારણે તાપત્રય છે એ પણ એને કારણે પેદા થતા હોય એટલે એ સ્થિતિમાં આગળના શ્લોકમાં એટલે તેત્રીસમાં શ્લોકમાં જે કર્માર્પણ કરવાનું કહ્યું છે એ કરશું તો પણ પૂર્વજન્મના કર્મો તો બાબત બની શકે ને એને એ શંકાનું અહીંયા નિરાકરણ કર્યું ભગવાનને અર્પણ કરી દીધા પછી એ પૂર્વજન્મના જે કર્મ છે એ સ્વરૂપતા નષ્ટ થઈ જાય છે એટલે એને કારણે તાપ દદામી હા બરાબર એટલે હવે જે એ કર્મ કરશે તો એ શાસ્ત્રમાં કહેલા કર્મો કરશે ને તે પ્રભુના પ્રેમ એટલે પ્રભુની પ્રસન્નતા માટે જે કર્મ કરે તો એનું ફળ શું એ જાણવાની ઈચ્છા થાય તેથી આ નીચેનો શ્લોક હવે કહે છે કે યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યતદ અધિનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ ભક્તિયોગ સાથેનું જે જ્ઞાન છે તે અહીં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેને નિશ્ચય અધીન છે એટલે જે ભક્તિ યોગ એટલે પ્રભુને સાથે જોડાવા માટે કે એ એના માટેનું જે જ્ઞાન છે ભક્તિ યોગ સાથેનું જે જ્ઞાન છે કે જે જ્ઞાનથી એમને પ્રભુની ભક્તિ તરફ લઈ જાય છે તો એ પણ એ જ્ઞાન છે તે કર્મને આધીન છે અહીં જે કર્મ ભગવાનની પ્રસન્નતા કરવામાં માટે કરવામાં આવે છે તેને એ જ્ઞાન અધીન છે એમ છે ને જે એટલે અહીંયા આગળ કહે છે કે જે અમોએ સારું અધ્યયન કર્યું અને ગુરુઓને પ્રસન્ન કર્યા એ ચોથા સ્કંદમાં જે પ્રચેતાઓનો પ્રસંગ છે એમાં પ્રચેતાઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ તપ કરે છે અને જળ જળમાં ઊભા રહીને એમને દસ હજાર વર્ષ સુધી એમને ત્યાં તપ કર્યું હોય છે અને પછી ત્યાં ભગવાન પ્રકટ થઈને એમને પ્રસન્નતાથી એમને કહે છે કે જે લોકોના કર્મ ભગવદ અર્પણ બુદ્ધિથી થતા રહે છે અને જેમનો બધો જ સમય મારી કથા વાર્તામાં જ પસાર થાય છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર એમના બંધનના કારણ થતા નથી તેઓ દરરોજ મારી લીલાઓ સાંભળતા રહે છે તેથી બ્રહ્મવાદી વક્તાઓ દ્વારા હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ એમના હૃદયમાં નિત્ય નૂતનપણે પ્રકટ થાઉં છું અને મને પ્રાપ્ત કરી લીધા પછી જીવોને મોહ શોક અને હર્ષ પણ થઈ શકતો નથી એવું ભગવાન એમને કહે છે ત્યારે પ્રચેતાઓ એમને ભગવાનની સ્તુતિ કરે છે સ્તુતિમાં ઓગણચાલીસ ચાલીસમો શ્લોક છે કે અમે એકાગ્ર ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે નિરંતર સેવા શુશ્રુષા કરી ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષ બુદ્ધિ છોડી દઈ શ્રેષ્ઠ પુરુષ સહૃદગણ બંધુવર્ગ અને સમસ્ત પ્રાણીઓને વંદન કર્યું છે અને અન્નાદિક છોડી લાંબા સમય સુધી જલમાં ઉભા રહી તપસ્યા કરી છે એ બધું આપ સર્વવ્યાપક પુરુષોત્તમના સંતોષનું કારણ હો આ જ વરદાન માંગીએ છીએ આવું ભગવાનને પ્રસન્ન કરવા માટે જે પ્રચેતાઓનું વિધાન છે એ શ્લોકમાં તે ભગવાનની પ્રસન્નતા કરનાર થાવ એવી પ્રાર્થના ત્યાં કરેલી છે કરેલી હોવાથી અને કર્મ તેના મુકરર કરેલ ફળ આપનારું હોવાથી એટલે કર્મ તો એનું ફળ આપે જ છે પણ અહીંયા એવી પ્રાર્થના પણ કરેલી છે એક દ્રવ્ય બે રૂપ વાળું હોય ત્યારે સંયોગથી જુદાપણું હોય છે એટલે કોઈ બી દ્રવ્ય હોય તો એના બે રૂપ હોય એટલે એના માટે દહીંનું દ્રષ્ટાંત નીચે આપ્યું છે કે એ નિયમ પ્રમાણે દહીં વગેરે પેઠે તે કર્મ બંને ફળ પ્રાપ્ત કરાવનારું થાય છે તો કે દહીં નિત્ય કર્મમાં વપરાય છે અને કામ્ય કર્મમાં પણ વપરાય છે એટલે બંને કર્મના વાક્યો જુદા છે તેથી આ બે વાક્યોને લીધે એક જ દહીં નિત્ય અને કામ્ય થઈ શકે છે એમાં વિરોધ નથી એટલે કોઈ એક જ દ્રવ્ય આવી રીતે બે રીતનું જો ઉપયોગ કરવામાં આવે તો એનું ફળ અલગ અલગ હોય છે તેમ થાય ત્યારે તે કર્મથી સંસાર થાય એટલે આવું જ્યારે થાય છે ત્યારે એ કર્મ કરવાથી સંસાર ઉત્પન્ન થાય છે કારણ કે ઉપર કહેલ બંને રૂપવાળું નથી એટલે ઉપર જે કહ્યું છે કર્મ તે આ બંને રૂપવાળું નથી એવી શંકા થાય તે વિષયમાં આ શ્લોકથી કહે છે કે આ વિષયના નિર્ણયમાં જે નિર્ણયમાં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તે કર્મથી ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે મને એવું સમજાય છે કે આમાં કોઈ નિત્ય કે કામ્ય કર્મ કર્મની દ્રષ્ટિએ નહીં પણ જે ભગવાનની પ્રસન્નતા માટે જે કરવામાં આવતા હોય છે એવો જે ભાવના કરે છે તો એ કર્મથી ભક્તિ અને જ્ઞાન જ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાન રૂપ અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે એટલે એ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ એના બધા કર્મોને બાળી નાખે છે એ આપણે આ ચોથા અધ્યાયમાં સાડત્રીસમાં શ્લોકમાં કહ્યું છે એ નિયમ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થાય છે એવા અભિપ્રાયથી કહે છે કે જે પ્રસિદ્ધ જ્ઞાન છે તે ભક્તિયોગ સાથેનું તેને આધીન એટલે તે કર્મને આધીન છે એટલે આવું જ્ઞાન કર્મને આધીન છે એ મને થોડું સમજાતું નથી જજે હિ નિશ્ચય શબ્દથી યજ્ઞ વગેરેની શ્રુતિ પ્રમાણે સર્વની જરૂર છે એટલે યજ્ઞ વિગેરેની શ્રુતિ પ્રમાણે તો બધાની જ જરૂર છે જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણેયની એટલે એના ફૂટનોટમાં નીચે આપ એટલે અશ્વની પેઠે એ ન્યાય સૂચવેલો છે એમાં ફૂટનોટમાં કહેલું છે કે પુરુષોત્તમનું જ્ઞાન થવામાં કર્મ જ્ઞાન અને ભક્તિ બધાની જ જરૂર છે વેદ બધોએ પુરુષાર્થમાં પરિણમનારો છે અને ભગવાનની પ્રાપ્તિ એ જ પુરુષાર્થ છે તે જો જ્ઞાનથી થતી હોય તો વેદમાં યજ્ઞ વગેરે કરવાનું કહેલ છે તે નિરર્થક થાય તેવું ન થાય તે માટે કર્મ પણ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું હોવાનું માનવું જોઈએ તેથી તે જ્ઞાન પ્રાપ્ત કરનારું હોવાનું માનવું જોઈએ એટલે કર્મ બી જ્ઞાન પ્રાપ્ત કરનારું હોવાનું માનવું જોઈએ પણ તે પણ કરતા જો નિષ્કામ હોય ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરાવનારું છે કારણ કે જો સકામ કર્મ કરે છે તો એને તો સંસારમાં ફરી આવવું પડે છે તેનું દ્રષ્ટાંત અશ્વપેઠે શબ્દથી કહેલ છે પોતને જ્યાં જવું હોય તે જેટલે દૂર હોય તે પ્રદેશ અશ્વ ઉપર બેસી જવાય છે તેટલા પૂરતો એ અશ્વ સાધન છે પણ ત્યાં જઈ જે કાર્ય કરવાનું હોય તે કરવામાં અશ્વ સાધન નથી તે પ્રમાણે અધિકારવાળાના વિઘ્નો દૂર કરવામાં જ કર્મ સાધન થાય છે પણ ભગવાનની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત કરાવવામાં સાધન નથી થતું એટલે અહીંયા જે આ કર્મની વાત કરી ભગવાનની પ્રસન્નતા કર માટે જે કર્મ કરવામાં આવે છે તો એ કર્મ સાધનરૂપ થાય છે પણ ભગવાનની પ્રાપ્તિરૂપ ફળ એનાથી નથી થતું કર્મથી એટલે મને જે આ એટલું બધું ફાઇન સમજાતું નથી કારણ કે આમાં જે અધીન કર્મને અધીન કહ્યું ને જ્ઞાનને એક તો વિષય સમજમાં નથી આવતો એના લીધે અધૂરું સમજાય છે જેમને અહીંયા કીધું કે આગળના શ્લોકમાં જે વાત આવી ને કે પહેલાના કર્મો ભગવાન ભગવત બુદ્ધિથી ન કરેલા હોવાથી સંસાર ઉત્પન્ન કરતા હતા ને એ જ કર્મો કર્મોને જયારે ને સમર્પણ કરી દેવામાં આવ્યા તો મનુષ્ય એજ છે કર્મ એ જ કરી રહ્યો છે પણ એનું ફલ બે રૂપ વાળું બને છે એટલે કે જે અહીંયા દહીં દૂધ ના એક્ઝામ્પલ થી આપ્યું કે બંને રૂપ વાળું ફળ નથી એટલે આ શ્લોકમાં કહે છે કે વિષયના નિર્ણયમાં જે કર્મ ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરવામાં આવે એનાથી એ ફલ ઉત્પન્ન થાય છે ને જો એ પરસ્પેક્ટિવ ન વિચારીને હું કર્મ કરું છું એવી બુદ્ધિથી કરવામાં આવે તો એ જ કર્મ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરે છે હા એટલે એ તો સમજાયું છે પણ આ જે જ્ઞાન કર્મને આધીન છે એટલે એ જે ભક્તિયોગ સાથેનું જે જ્ઞાન છે તે અહીં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તે કર્મ ને એ અધીન છે એ જ્ઞાન એટલે એવું સમજવાનું કે જે જ્ઞાન છે એ જ્ઞાનથી એને પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરવાની બુદ્ધિ સૂઝે છે ને એ પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરે છે એમ સમજવાનું હા એવું જ એટલે અહીંયા જે નીચે માં આપ્યું ને કે તે જો જ્ઞાનથી થતું હોય એટલે કે એમાં ભક્તિની આવશ્યકતા ન હોય તો વેદમાં જે યજ્ઞ વગેરે કીધેલા છે એ બધા નિરર્થક થઈ જવા જોઈએ અને જેવા નિરર્થક નથી થતા તો એ કર્મ પુરુષાર્થ છે જ્ઞાન સહિત એ છે અને એની અંદર ફોકસ ભક્તિ ઉપર છે હા બરાબર એટલે કર્મ જે કરે છે તો એટલે એક જ કર્મ ને સકામ અને નિષ્કામ બંને રીતે બતાવવામાં આવ્યું છે આ જ કર્મને મતલબ જે અગ્નિહોત્ર છે એ જ સકામ થઈ શકે એ જ નિષ્કામ થઈ શકે સકામ કરે તો તો પુણ્ય અને પાપ મતલબ એનું જે પણ સ્વર્ગાદી ની પ્રાપ્તિ કરવાનું હોય એ ફળ થાય ને એ જ કર્મ ને જો નિષ્કામ કરવામાં આવે તો જ્ઞાન ઉત્પન્ન કરાવનારું બને છે એવી રીતે હા એટલે શાસ્ત્રમાં જે કહેલા છે કર્મો એ બધા તો લગભગ સકામ જ છે ને કે આ કર્મ કરવાથી આ ફળ મળે એ રીતનું શાસ્ત્રમાં વર્ણન છે તો એ રીતે નહીં વિચારતા એ પ્રભુની પ્રસન્નતા માટે કરાય છે એમ વિચાર વિચારે તો એને એ હજી પણ છુપાવી દો જે કર્મ શાસ્ત્ર સકામ બતાવે છે એ બધા જ કર્મો નિષ્કામ થઈ શકે જેમ અગ્નિષ્ટોમ વગેરે છે તો સ્વર્ગની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યું છે પણ એ ઈચ્છાથી કોઈ ન કરીને કર્મ તરીકે કરે તો નિષ્કામ કર્મના રૂપમાં પણ એ જ કર્મને કરી શકાય છે તો જ્ઞાન એ કર્મને અધીન છે એનો મતલબ મને અહીંયા એવું સમજાય છે કે જેવું તમે સકામ કે નિષ્કામ બંનેમાંથી જે જાતનું કર્મ કર્યું છે એ અનુસાર તમારી બુદ્ધિ બને છે સકામ કર્મ કર્યું છે તો સ્વર્ગ પ્રાપ્તિ થાય તો એ જાતની કામના વાળી બુદ્ધિ છે અને જો એ કર્મને નિષ્કામ કર્યું હોય તો એ જે બુદ્ધિ છે એ જ્ઞાન વાળી બુદ્ધિ બને છે એમાં જ ભક્તિનો પરસેટો એડ થઈ જાય છે કે હવે એ જ કર્મને ભગવાનના યજનના રૂપમાં કે ભગવાનની આરાધનાના રૂપમાં કરવામાં આવે તો એ જ કર્મ જે છે એ ભક્ત્યાત્મક બની જાય એટલે એ બંધન નથી કરતું અને કર્મોના સ્વરૂપને વાળી દે છે એટલે પુણ્ય પાપને જનરેટ નથી કરતું હા એ બધું બરાબર છે પણ આ જે છે ને કે જે પ્રસિદ્ધ જ્ઞાન છે તે ભક્તિ યોગ સાથેનું અને એને આધીન તે કર્મને અધીન છે એ એટલે જે પ્રસિદ્ધ છે અને પછી જે ફૂટનોટમાં બી કહ્યું છે ને કે પુરુષોત્તમનું જ્ઞાન થવામાં કર્મ જ્ઞાન અને ભક્તિ બધાની જરૂર છે તો એ જ્ઞાન કયું અને પુરુષોત્તમનું જ્ઞાન કયું તે એક જુદું એ નથી સમજાતું સર્વને પ્રકરણમાં મહાપ્રભુને કીધું કે આખા વેદમાં ભલે સકામ કર્મો આપણને દેખાતા હોય પણ વેદનું તાત્પર્ય નિષ્કામ કર્મ કરવામાં છે તો જેવી રીતે ગીતા સંક્ષેપમાં પણ શ્યામુકાકાએ પણ એ વાત કીધી કે કર્મ જ્ઞાન અને ભક્તિ બધું ભગવદ્ ગીતાની અંદર દેખાય છે પણ ભક્તિ એ ભગવાનનું મૂળ લક્ષ્ય છે ને એના અંતર્ગત કર્મ અને જ્ઞાનનો ઉપદેશ છે ને કોઈ ભક્તિ વિધાઉટ કર્મ જ્ઞાન ન હોઈ શકે તો સ્વતંત્ર ભક્તિ વેદમાં જે પણ બતાવવામાં આવ્યું છે એ કર્મના જે બાઉન્ડરી છે એની અંદર જ એ બધા જ્ઞાન અને ભક્તિને બતાવવામાં આવ્યું છે પણ એની અંદર ફોકસ એ સકામ કર્મો ઉપર ન હોઈને ભગવાનને સમર્પિત કરવાના અર્થમાં હોય તો એ જ કર્મ ભગવાનની સાથે જોડનારું બને જે મહાપ્રભુજી કીધું ને કે સાત્વિક છે એને જ વેદનું આ તાત્પર્ય સમજાય છે ને બીજા બધા લોકો સકામ કર્મ ની અંદર જ વેદનું તાત્પર્ય સમજે છે તો અહીંયા આ કર્મો કરવામાં કોઈને સકામતા દેખાતી હોય પણ નિષ્કામ કર્મો કરવામાં જ છે તો ભગવાનનું જે જ્ઞાન એ કર્મને અધીન છે તો જે જ્ઞાન વેદ આપે છે જે કર્મનું સ્વરૂપ વેદ સમજાવે છે એને એ ફોકસથી સમજવું જોઈએ અને સકામ કર્મોના સેન્સમાં એને નહીં લેવું કે જે બંધન કરાવે હાલો હા જે એટલે મને થોડુંક આમાં એટલું જે સમય કે જે પ્રસિદ્ધ જ્ઞાન કહ્યું ને તે એક એ જ્ઞાન ભક્તિયોગ સાથેનું જે છે ને એ એ શું એ કેવું જ્ઞાન એ મને નથી સમજાતું કારણ કે જો શાસ્ત્રમાં કહેલું છે તે જ્ઞાન જુદું અને ભક્તિયોગ સાથેનું જે જ્ઞાન છે તે જુદું એમ એ સમજવું છે હેલો હા જી જી સંભળાયું હેલો હા સંભળાયું છે હા પ્રીતિબેન કઈ કહે છે હા હા જી આજે આપણે એમને એમને એવો છે કે એમને કરવાના હા આ રીતે એટલે ભરું તો આપણી હવે હા બ્રેક થઈને આવે મોબાઈલ પરથી બોલું છું કારણ કે લાઈટ નથી ને ઘરમાં હા વાંધો નહીં હા જી એટલે ભરૂચમાં પરિચિત એવું કારણ છે દીદી મારો ફોન ત્યાંથી મ્યુટ કરી દો તો પછી અનમ્યુટ ત્યાંથી થશે કે હું મ્યુટ કરીશ ને તો પછી અનમ્યુટ નથી થતો જે તો આ તમે હાલોલ વાળા તમે ભરૂચ વાળા પ્રશ્નનો જવાબ આપવા માંગો છો કે પ્રશ્ન સ્પષ્ટ કરવા માંગો છો ના દીદી હું જવાબ આપું છું હા બોલો કે એમને એવું પૂછ્યું કે તેને આધીન એટલે તે કર્મને આધીન છે એ એમને નથી સમજાતું એવું એમને પૂછ્યું તો એનો મને એમાં એવું સમજ પડે છે કે જે પ્રસિદ્ધ જ્ઞાન છે તે ભક્તિયોગ સાથેનું તેને આધીન એટલે તે કર્મને આધીન અહીંયા કર્મથી ભક્તિયોગ વાળું જે કર્મ છે ને એ લેવાનું છે અહીંયા અહીંયા કર્મ બરાબર ભક્તિ યોગ એમ લેવાનું છે એટલે કર્મ એટલે પેલું કોઈ બીજું કર્મ નહીં પણ જે ભક્તિયોગ વાળું કર્મ જ્ઞાન ઉત્પન્ન કરાવે છે એ ભક્તિયોગ વાળા કર્મને અધીન તે જ્ઞાન છે એટલે આવી રીતે જો આપણે કદાચ લઈએ ને તો આ વાત સારી રીતે સમજાઈ જાય એમ એવું મને સમજ પડે છે જોયું હા હા પ્રણામ જીજી મને મને આમાં એવું સમજાય છે જે જે કે જે અહીંયા કહ્યું ને ઉત્થાનિકામે શાસ્ત્રમાં કરવાના કહેલા ભગવાનની પ્રીતિ માટે કર્મ તો એ કર્મ જે છે એ પ્રસિદ્ધ જ્ઞાન છે જે શાસ્ત્રમાં બતાવ્યું છે અને એ ભક્તિ યોગ સાથેનું જે જ્ઞાન છે એ કર્મને આધીન છે એટલે એનાથી વિઘ્નો દૂર થાય છે પણ જે ભગવાનની પ્રાપ્તિ રૂપ ફળ છે એમાં આ કર્મો પણ સાધન નથી બનતું એવું સમજાય છે જેજે અચ્છા કારણ કે અહીંયા કહ્યું છે ને કે યજ્ઞ વગેરેની શ્રુતિ પ્રમાણે અહીંયા સર્વની જરૂર છે છેટું રાખીને બોલો કોણ જી પોતાનાથી દૂર રાખીને હા એટલે અહીં જે શ્રુતિ યજ્ઞ વગેરે શ્રુતિ પ્રમાણે જે કહ્યું છે એમાં તો પુરુષોત્તમના જ્ઞાન માટે કર્મ જ્ઞાન અને ભક્તિની જરૂર છે જ એનાથી જ વેદોએ બધો જ પુરુષાર્થ બતાવ્યો છે એમાં એ કર્મ થી પણ છે અને જ્ઞાન થી પણ છે તો ત્યાં એ અંગભૂત બતાવ્યા છે ભક્તિ યોગ સાથેનું પણ ભગવાનની પ્રાપ્તિ માટે આ સાધન નથી બનતું એમ કે છે જે એવું સમજાયું બરોબર હા જે જે અહીંયા જે આ પુરુષોત્તમનું જ્ઞાન થવામાં જે કર્મ જ્ઞાન અને ભક્તિની જે જરૂર છે ને તો એ આ જે પ્રસિદ્ધ જ્ઞાન કહ્યું ને તો એ આ અંતર્ગત અંતર્ગત જે જ્ઞાન કીધું છે તે છે કારણ કે ભક્તિ સાથેનું ભક્તિ યોગ સાથેનું કીધું ને તો એ આ જે કર્મ જ્ઞાન અને ભક્તિ જે પુરુષોત્તમનું જ્ઞાન થવામાં જરૂર છે એ ત્રણ જે છે એના માટે જ આ વાત કરી એવું લાગે છે સમજાતું એટલે શું કહું છું કે આ જે પ્રભુને પ્રસન્નતા માટે કરવામાં આવેલું જે કર્મ છે ને તો એ અહીંયા મુખ્ય રૂપે લેવાનું કે અંતર્ગત લેવાનું તે નથી સમજાતું કારણ કે અહીંયા જે કર્મ જ્ઞાન અને ભક્તિ પુરુષોત્તમનું જ્ઞાન થાય છે એનાથી તો વેદમાં જે કહેલું છે કે શાસ્ત્રમાં જે કહેલું છે એ બધા કર્મો થી આપણને પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ નથી થવાની પણ એનાથી ખાલી જે અધિકાર છે એના વિઘ્નો દૂર થશે આ કર્મો કરવાથી પ્રભુની પ્રાપ્તિ તો નહીં જ થાય એટલે આ જે કર્મ કયું છે તેનાથી પ્રભુની પ્રાપ્તિ તો નહીં થાય તો એ પ્રભુને પ્રસન્નતા માટે કરવામાં આવેલું છે તો પ્રભુ પ્રસન્ન નહીં થાય એનાથી એમ કે ભગવાનની પ્રાપ્તિ રૂપ ફળ પ્રાપ્ત નથી થતું તો પ્રભુની પ્રસન્નતા થાય પણ પ્રભુની પ્રાપ્તિ ન થાય એવું એવું સમજવાનું એટલે પ્રીતિબેન એ કર્મ જે બતાવ્યું છે ને શાસ્ત્રમાં જે ભગવાનની પ્રસન્નતા માટે એનાથી એને ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન થશે પણ પ્રભુની પ્રાપ્તિ નહીં થાય ત્યાં એ ફળ બતાવ્યું છે કે કર્મની કર્મ જે કરે છે પ્રસન્નતા માટે એનાથી ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન થશે પણ પ્રભુની પ્રાપ્તિ દૂર રાખીને બોલો દૂર રાખીને બોલો જી જી ઠીક છે ક્ષમા દાદાજી ખાલી આપ એટલો ફોડ પાડી તો કે આ જે જ્ઞાન કહ્યું ને ભક્તિ યોગ સાથેનું જ્ઞાન તો એ જ્ઞાન અને જે આ કર્મને અધીન છે તે કર્મ અને ભક્તિ યોગ રૂપી ભક્તિ આ ત્રણે જે છે તે અંતર્ગત છે જે પુરુષોત્તમનું જ્ઞાન થવાની અંતર્ગત આવશે આ ત્રણેય વસ્તુ પછી પુરુષોત્તમનું જ્ઞાન થશે આ પ્રભુની પ્રસન્નતા રૂપી જે કર્મ કર્યું પછી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થશે ને પછી પ્રભુનું પુરુષોત્તમનું જ્ઞાન થશે અને એને એ જ્ઞાન થયા પછી જે ભક્તિ એમને મળશે પ્રાપ્ત થશે તે અલગ હશે એમ એવું થોડુંક મને આ શ્લોકમાં કન્ફ્યુઝન જ થયા કરે એટલે આમાં મૂળ વાત એ છે કે જે જાતનો નારદજીના જીવનનો ક્રમ આપણે જોયો કે એને આટલું સત્સંગથી કરી એમના અંદર સ્વાભાવિક બાળક ની અંદર જે સફળતા વગેરે હોય તે નહીં હતા સાત્વિકતા હતી અને પ્રવૃત્તિઓની સેવાના પરિણામ સ્વરૂપ એમને એમનું અંતઃકરણ શુદ્ધ થયું અને એ શુદ્ધિ એવી થઈ કે જેમાં ભગવાનનો આવેશ થઈ શકે એ આખી જે પ્રક્રિયા બતાવી છે એ પ્રક્રિયાને બતાવતા આગળ આ પ્રશ્ન પણ ઊભા થયા કે હોઈ શકે કે નારદજીના કોઈ પૂર્વ એવા સત્કર્મ હોય કે જેના પરિણામ સ્વરૂપ એમને આ પ્રાપ્તિ થઈ હોય અથવા એવી રીતે કોઈના પૂર્વ જન્મના અસત્કર્મ પણ હોઈ શકે કે જે આ જાતની સ્થિતિની અંદર પ્રતિબંધક પણ બની શકે એ બધી જે શક્યતાઓ છે એને લક્ષ્યમાં લઈને અહીંયા આ નિરૂપણ કરી રહ્યા છે કે જે મનુષ્યો સામાન્ય આ સ્વભાવથી જે કર્મ કરતા હોય છે એનું તો ફલ છે એ જન્મ મરણ જ હોય છે એને જો ભગવદ અર્પણ કરી દેવામાં આવે તો પૂર્વજન્મના સંચિત પ્રારબ્ધ છે એનો કર્મનો પણ નાશ થઈ જાય છે અને તે સ્થિતિમાં એ પછી કોઈ જાતના ક્લેશને પેદા નથી કરતા હવે જે એ રીતે સ્વભાવતઃ કર્મ કરવાના નથી પરંતુ વિવિધ કર્મો છે એની શું ગતિ એની વ્યવસ્થા અહીંયા બતાવી રહ્યા છે કે વિહિત કર્મોની અંદર જેમ સ્વભાવતઃ કર્મ છે એ પણ કોઈક ને કોઈક જાતના સત્ફલ કે ને પેદા કરે છે તે જ રીતે વિવિધ કર્મ પણ ભલે પુણ્ય જ પેદા કેમ ન કરતા હોય તેમ છતાં પણ એની પણ સ્થિતિ જન્મ મરણની અંદર થતી જ હોય છે હા જજે આગળ કરું પ્રોસેસ હેલો હલો એટલી લાઈન કોપી લાગે છે હા હલો નથી અમારે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો હવે પાછા જોડાઈ ગયા છે હા જીજી કરું છું આગળ હા પંચરાત્રમાં એટલે એ પ્રક્રિયાને આગળ એ સમજાવી રહ્યા છે અહીંયા કે વિહિત પ્રકારના જે કર્મ છે સ્વભાવતઃ જે પ્રાપ્ત કર્મ છે એની અંદર જે સ્થિતિ બતાવી કે ભગવદ અર્પણ કરવાથી એની પ્રતિબંધકતા નહીં રહી જાય પણ એવી રીતે અગર વિહિત પ્રકારના કર્મો છે શાસ્ત્ર વિહિત કર્મ છે એને કરવામાં આવે તો એટલે એને પણ જો ભગવત અર્પિત કરી દેવામાં આવે તો શું સ્થિતિ થશે એમ તો એની અંદર જે શાસ્ત્રમાં કહેલો કર્મ છે એ પોતે પોતાનું એક ફલનું વિધાન કરે છે કે તમે આ કર્મ કરશો તો આ ફલ થશે આપણે એમને એમ કહી રહ્યા છીએ કે નહીં તમે એ જ કર્મને કરો પણ ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરો તો સવાલ એ છે કે શું બે પ્રકારના ફલ પેદા થશે તો બે પ્રકારના ફલ થશે તો જેમ શાસ્ત્રમાં કહ્યું છે દધના જુહોતી હવે એ દધના જુહોતી દહીંથી તમે હોમ કરો તો દધનેન્દ્રિય કામસ્ય જુહુયાત ઇન્દ્રિય કામના જેને હોય ઇન્દ્રિય સંબંધી કામના હોય એને દધીથી હોમ કરવો જોઈએ તો એનાથી ઇન્દ્રિય કામના સંતુષ્ટ થશે તો એ જાતનું એક સંસાર ભોગ સંબંધી ફલની પ્રાપ્તિ થશે એનાથી હવે એને જો તમે ભગવદ અર્પણ કરશો તો શું થશે શું શાસ્ત્રમાં કહેલ જે વિહિત ફલ છે એ કેન્સલ થશે અને એનાથી નિષ્કામ કર્મ કરતાને ફલ પ્રાપ્ત થનારું હશે તે ફલ પ્રાપ્ત થશે કે દહીં પોતાનો પ્રભાવ બતાવે વગર નહીં રહે તો એની અહીંયા ખુલાસો કર્યો કે અહીંયા સંયોગ પૃથક્વ ન્યાય છે મીમાંસાનો અને એમાં એ વાત બતાવવામાં આવી છે કે જે કર્મ અથવા જે પદાર્થનો વિનિયોગ સકામ કર્મની દ્રષ્ટિથી કરવામાં આવ્યો છે એને જો નિષ્કામ દ્રષ્ટિથી કરવામાં આવે કે ભગવદ અર્પણ કરવાની દ્રષ્ટિથી કરવામાં આવે તો એ સંસાર જનક ફલે એનું પેદા નહીં થાય એટલે એની અંદર રહેલી જે બાધકતા છે એને દૂર કરી દેશે એટલે અત નિર્ણય યત કર્મ ભગવત પરિતોષણે ક્રિયતે ભગવત પરિતોષાર્થમ ક્રિયતે તેને કર્મણા ભક્તિ જ્ઞાને ઉત્પત્તિ ઉત્પદ્યતે એનાથી ભક્તિ જ્ઞાન ઉત્પન્ન થશે મૂળ વાત અહીંયા એ છે કે આ કર્મ ભક્તિ જ્ઞાનને પેદા કેવી રીતે કરી શકે કે જેનું ફલ ઇન્દ્રિય કામ કે વગેરે બતાવવામાં આવ્યું છે તો તો કે આ કારણે એ વસ્તુ શક્ય છે અને જે જ્ઞાનાગ્નિ છે એ સર્વ કર્મને ભસ્મ કરી દે છે તો એ રીતે કર્મક્ષય પણ થઈ જાય છે અને એક આ વાત થયા પછી હવે જે ભક્તિ યોગ સમન્વિત જે જ્ઞાન છે એના સંબંધમાં અહીંયા વ્યવસ્થા બતાવી રહ્યા છે કે એ જ્ઞાનમ યત તદ અધીનમ હિ તદ અધિનમ એટલે તાદૃશ કર્માધીનમ એટલે આ પ્રકારના કર્મના જે અધીન જ્ઞાન છે એનું શું તો એના સંબંધમાં આ બતાવી છે સર્વાપેક્ષા છે યજ્ઞાદિ શ્રુતેર આશ્વાદિવત ઇતિ ન્યાય સૂચિત આ ન્યાય જે છે બ્રહ્મસૂત્રમાં એ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને કોઈ સ્થાનમાં જવું છે એના માટે એ અશ્વ ઘોડા ઉપર સવાર થઈને જશે જે સ્થાન ઉપર એ પહોંચે છે એ પહોંચવામાં અશ્વ એક સાધનરૂપ જરૂર છે પરંતુ એને પહોંચવાના ફલનું જનક પેદા એ નહીં કહેવામાં આવે તો ફલજનકતા છે એ અશ્વની અંદર નથી એ મુખ્ય વાત અહીંયા આ ન્યાયથી સમજાવી છે એ ન્યાયને અહીંયા કઈ રીતે ઘટિત કરવામાં આવ્યું છે કે અહીંયા ભલે એ કર્મ અને જ્ઞાનનો કોઈને કોઈ રોલ ભક્તિની અંદર દેખાઈ રહ્યો હોય પરંતુ ભક્તિથી પ્રાપ્ત થતા જે ફલ છે એની અંદર એની કારણરૂપતા નથી તો એ કારણે એ જે કંઈ પણ આ કર્મ હશે તે કર્મ આ પ્રકારના જ્ઞાનથી સમન્વિત થઈને એને કરવામાં આવતું હશે અને ભક્તિ જે છે એ ભગવદ અર્પણ કરવાના અંશમાં છે તેને કારણે એમના જે પોતપોતાના સ્વતંત્ર ફલ છે કર્મના અથવા જ્ઞાનના એ અહીંયા બાધક નહીં બની શકે એને કારણે જન્મ મરણાદિ નહીં થાય હા જે સમજાયું હવે શું કરશું આગળનો આગળ કોનો ક્રમ છે હા કરું છું અસ્તુ પંચરાત્રમાં કહેલા કર્મો અને ભગવાનની આજ્ઞાથી અર્જુન વગેરે કરેલા યુદ્ધ વગેરે કર્મોનું શું ફલ એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે એટલે હવે જે શાસ્ત્રમાં વિવિધ કર્મ બતાવ્યા હતા એનું નિરાકરણ કરી અને હવે પંચરાત્રમાં કહેલા જે કર્મ છે તે અને ભગવાનની આજ્ઞાથી અર્જુન વગેરે કરેલા કર્મ એનું ફળ શું એના પ્રશ્નના ઉત્તરમાં હવે એનો શ્લોક આવી રહ્યો છે कुर्वणा यत्र कर्माणि भगवच्छिक्षया सकृत् गृणन्ति ગુણનામાની કૃષ્ણત્યાનુસ્મરંતિ ચ જેમાં ભગવાનની આજ્ઞાથી કર્મો કરતા વારંવાર શ્રી કૃષ્ણના ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે અને પછી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે હવે આ શ્લોકને આગળ સમજાવે છે કે જેમાં એટલે જે કર્મના નિર્ણયમાં અથવા કર્મના વિષયમાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરતા હોય છે તે કર્મ ભક્તિ ઉત્પન્ન કરનારું થાય છે એમ આ શ્લોકથી કહે છે એટલે કે ભગવદ આજ્ઞાથી જે પણ કર્મ કરવામાં આવે છે એ બધા જ કર્મ ભગવાનમાં ભક્તિને ઉત્પન્ન કરાવનારા થાય છે ત્યારે આજ્ઞા થી કર્મ કરતા સમયે તે પુરુષો અસકૃત એટલે વારંવાર શ્રી કૃષ્ણના પાંડવ રક્ષક દ્રૌપદી લજ્જા નિવારક ગોવર્ધનોદ્ધર વગેરે ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે અને અનુ એટલે કે પછી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે એટલે જ્યારે ભગવાનની આજ્ઞાથી કર્મો કરે છે એ વખતે વારંવાર જે કૃષ્ણને જે પણ લીલા કરી છે એ લીલા એટલે પાંડવોની રક્ષા વગેરે દ્રૌપદીની દ્રૌપદીની લજ્જાનું નિવારણ પછી ગોવર્ધન લીલા ગોવર્ધનોદ્ધરણની લીલા આ વગેરે લીલાઓનું જ્યારે નામથી એટલે ઉચ્ચારણ કરે છે અને એને અનુ અનુ એટલે કે પછી એ કૃષ્ણની જે લીલાઓ છે એનું પછી સ્મરણ પણ કરે છે તેથી તે કર્મ તેઓને કીર્તન અને સ્મરણ ભક્તિ કરાવનારું હોવાથી સર્વથી ઉત્તમ જ છે એટલે કે આ જે કર્મ છે તે આજે ભગવાનના નામોનું જે આ ઉચ્ચારણ કરી રહ્યા છે અને અનુસ્મરણ કરી રહ્યા છે એ કીર્તન અને સ્મરણ ભક્તિ કરાવનારું હોવાથી સર્વથી ઉત્તમ છે અને તેનાથી સંસાર થવાની શંકા પણ રહેતી નથી એવો અર્થ છે એટલે આવું જે ઉત્તમ કર્મ છે સૌથી ઉત્તમ કર્મ એનાથી સંસાર થવાની કોઈ પણ શંકા રહેતી નથી એવું અહીંયા આગળ કહ્યું એટલે ભગવાનની લીલા એનું એ ગુણોનું ભગવાનના ગુણ અને ચરિત્રનું કીર્તન અને એનું અનુસ્મરણ એનાથી આગળ ફરી ક્યારે પણ સંસાર થવાની શંકા પણ નથી રહેતી એટલો આ શ્લોક નો હાર્દ છે અહીંયા સંપન્ન થાય છે હા હેલો આમાં છે કોઈને કઈ હેલો હા સંભળાય છે બોલો કરેલા કર્મો અને ભગવાનની આજ્ઞાથી કરેલા કર્મો એમાં ભગવાન બહુ ધીમો ઝીણો આવે છે દીદી આમાં એક વસ્તુ મને સમજવી છે કે અહિયાં પૂર્વાણા યત્ર કરમાણી તો યત્ર એટલે તો જ્યાં તો અહીંયા એમ કહ્યું કે જ્યાં જેમાં ભગવાનની આજ્ઞાથી કર્મો કરાતા અને નીચે એના એમાં પણ સમજાવી રહ્યા છે કે જેમાં એટલે કે જે કર્મના નિર્ણયમાં તો અહીંયા આગળ આ જે જેમાં પદને સમજાવી રહ્યા છે એને તેનાથી સમજવાનું એ અહીંયા મૂળ શ્લોકથી નથી સમજાયું યત્ર કર્મણી કર્મ નિર્ણય કર્મ વિષયમાં એટલે જે કર્મના વિષયમાં આગળ એમ કહ્યું ને કે જે જે કર્મો કરવાના છે તે કર્મ ભગવદ અર્પણ બુદ્ધિથી કરવામાં આવે તો એ સંસારજનક નહીં થાય તો એ જેટલા પણ આગળના સંદર્ભમાં જે કર્મો કયા છે એ કર્મ ભગવત શિક્ષયા અગર કરવામાં આવે છે તો એ ભક્તિજનક થશે હા જી એ એ સમજાયું છે એટલે અહીંયા આગળ જેમાં ભગવાનની આજ્ઞા છે એટલે જેમાં અનુવાદ કર્યો હતો ને એના કારણે સમજાયું હા આપણે બોલો કહ્યું ધીમો અવાજ તમે બોલો ભલે બોલવું છે હા ત્યારે આજ્ઞાથી કર્મ કરતા સમયે તે પુરુષો વારંવાર શ્રી કૃષ્ણના આ બધા નામો ઉચ્ચારણ કરે છે આપણે અર્જુન વિશે વિચારીએ અહીંયા જે ઉદાહરણ આપેલું છે તો એ શું યુદ્ધ કરતા કરતા ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા એવો અર્થ લેવાનો અહીંયા આગળ આ આવું કેમ અહીંયા કહેલું છે એટલે ભગવદ આજ્ઞાથી કર્મ કરે છે એ ભગવાનના નામોનો ગુણોનો ઉચ્ચારણ વારંવાર કરે છે એટલે અર્જુન યુદ્ધ કરતા કરતા એવું કરતા હતા એવો પ્રશ્ન છે તમારો હા એટલે જે અહીંયા એવું લખેલું છે કે આજ્ઞાથી કર્મ કરતા સમયે તે પુરુષો વારંવાર શ્રી કૃષ્ણના આ વગેરે ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે કેવા ગુણો પાંડવ રક્ષક દ્રૌપદી લજ્જા નિવારક, પ્રવર્ધનોદ્ધરા વગેરે ગુણોના ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે અને શ્રી કૃષ્ણ નું સ્મરણ કરે છે આવું અહીંયા કર્યું એટલે એનો શું મતલબ સમજવાનો ફલ બતાવ્યું ને આગળ વિહિત કર્મોની વિષયમાં કહ્યું હવે પાંચરાત્રોક્ત કર્મ અને ભગવદ આજ્ઞાથી કરવામાં આવતા યુદ્ધાથી રૂપ જે કર્મ છે જે ભક્તો કરે છે એનું ફલ શું એના પરિણામે એમને ભક્ત છે એમાં એનો શું પ્રભાવ પેદા થાય છે એટલે ભગવત પછી આવે છે એટલે એમનું ભગવત સ્મરણ છે એ બનેલું રહે છે આના પ્રભાવથી એટલે ભક્તિ પેદા થાય છે એમ કારણ કે કારણ કે કર્મ એમને ભગવાનને આગળથી કર્યું છે એટલે હા એટલે એક્ઝામ્પલ બરાબર સેટ નથી થતું હા હા અવાજ નથી આવી રહ્યો જરાક હાલો હવે આવે છે દીદી હા હવે આવે એટલે આગળ જે છત્રીસમાં શ્લોકની ઉત્તર નિકામાં કહ્યું કે પંચરાત્રમાં કહેલા કર્મો અને ભગવાનની આજ્ઞાથી કરેલા કર્મો એમાં છત્રીસમાં શ્લોકમાં જે ભગવાનની આજ્ઞાથી જે કર્મ કરે છે એને ભક્તિ ઉત્પન્ન થાય છે એ કર્મ એ વાત કરી હવે પંચરાત્રમાં કહેલા કર્મોની વ્યવસ્થા કહે છે વળી જે પંચરાત્રમાં મંત્રથી આરાધન કરવાના પ્રકારથી આરંભની ક્રિયા વગેરે રૂપ કર્મો કહેલા છે તેઓનો નિર્ણય નીચેના શ્લોકથી આરંભે બે શ્લોકોથી કહે છે એટલે પંચરાત્રો માં જે મંત્રથી આરાધન કરે છે એ એક પ્રકાર બતાવ્યો છે પણ એ એ પ્રકારમાં આરંભના જે કર્મ છે ક્રિયા વગેરે એનો અહીંયા નિર્ણય કે છે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહી પ્રદ્યુમ્નાયા નિરુદ્ધાય નમઃ શંકરશણાય ચ આપ ભગવાન વાસુદેવને નમસ્કાર આપનું ધ્યાન ધરીએ છીએ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને શંકર શંકરશણને નમસ્કાર અહીં ચાર વ્યૂ જે છે પ્રભુના ચાર વ્યૂને નમસ્કાર કરે છે આ નારદે ઉપાસના કરવાની ભગવાનની ગાયત્રી છે આમાં ચાર મૂર્તિઓના નામ છે ધીમહી એટલે ચાર મૂર્તિ વાળાનું ધ્યાન ધરીએ છીએ એટલે અહીંયા જે નારદે ઉપાસના કરવાની જે વાત કરે છે તે અહીંયા ભગવાનની ગાયત્રી છે એમાં ચાર મૂર્તિઓનું ધ્યાન કહ્યું છે એ ચાર મૂર્તિઓનું ધ્યાન ધરીએ છીએ એવો ત્યાં આરંભ કર્યો છે તે ધ્યાનનું ફળ ચાર મૂર્તિવાળાની પ્રાપ્તિ છે એટલે ધ્યાન કરવાથી ચાર મૂર્તિવાળાની પ્રાપ્તિ થાય છે તે પણ ભોગ માટે નહીં પરંતુ નમન કરવા માટે પ્રાપ્તિ થાય છે એટલે કોઈ કામના માટે નથી ત્યાં થઈ રહ્યું પણ નમન કરવા માટે એમની પ્રાપ્તિ થાય છે તે પણ પરોક્ષ પ્રકારે નહીં પરંતુ પ્રત્યક્ષતાથી એટલે ત્યાં પરોક્ષ પ્રકારે નથી થતી પરંતુ પ્રત્યક્ષ થાય છે કારણ કે ચારે રૂપવાળાના ચારે રૂપ પણ ભગવાન છે એટલે મને જેથી એવું સમજાય છે કે જ્યારે આ ચાર પદ્યમના વાસુદેવ અને અનિરુદ્ધનું શંકરશાને જે નમસ્કાર કરે છે ધ્યાન ધરે છે એનાથી સાક્ષાત ભગવાનના જે રૂપ હોવાને કારણે ભગવાનની જ પ્રાપ્તિ થાય છે એવું અહીંયા પ્રત્યક્ષતાથી સમજાય છે જોજો સ એટલે અને આ શબ્દથી હયગ્રીવ વગેરે બીજા સ્વરૂપોનો પણ સમાવેશ કરેલ છે એટલે અહીંયા જે હયગ્રીવાદી જે અવતારો છે એ સ્વરૂપો જે છે અવતારોના એ સ્વરૂપના ધ્યાન ધરવાથી પણ અહીંયા ભગવાન જ અર્થ થાય છે એ અર્થમાં અહીં સમજાવી રહ્યા એવું લાગે છે જેથી સંપન્ન થયું છે એટલે જે છે અહીંયા હયગ્રીવ થી અવતાર આદિ એ સ્વરૂપ જ લેવાના ને હા જેમ આ ચાર વ્યૂહરૂપ ભગવાન સ્વયં છે તેવી રીતે હયગ્રીવાદી જે ભગવાનના અવતારો છે તે પણ ભગવદ રૂપ જ છે આ જેમ સાક્ષાત થાય તેવી રીતે આ બધા પણ પ્રત્યક્ષ છે જી જી જી હાલ લો આગળ હા દંડત પ્રણામજીજી અહીંયા બધા જુદા જુદા કર્મો બતાવવામાં આવેલા છે એનું શું કારણ કે આ બધા આ બધા કર્મો કરવાથી બંધન નથી થતું એટલે સંસાર પ્રાપ્ત નથી થતો એવું કેવા માંગે છે હા એક મિનિટ યાદ કેવું છે ત્યાં હલો હા રાજી